નથી તો તમે ત્યાં કલ્પના ખાલી બરાબર બુદ્ધિ ની કલ્પનાઓ ઘોડા દોડા દોડા કર્યા અને તેથી કર્મ બંધાય છે બધા હિસાબ બધા આવતા બધું બંધાય છે આવે છે અંતરાય આવતું હોય તે બધું બની થઈ જાય છે તેથી અહીં તો આવું કરે છે આ વિચાર કોને બંધ વિચાર ના ફાયદો થાય નુકસાન નુકસાન અવશ્ય થાય ફાયદો બિલકુલ ના થાય ચાલો હલો હવે થઈ ગયું પંદર સાત કેમ ચાલતી રહી તમે એ જ વાત સાચી છે તમારી એની એડજસ્ટમેન્ટ હોય બસ દરેક ને હા ગોડા ને પછી એવું બળી આવે પેલા એવો બળી આવે શું એડજસ્ટમેન્ટ હોય તો તારું એડજસ્ટમેન્ટ બળી આવશે થોડા સમય એ કરતા જૂના પાપો દબાતો નથી બધું આ કમાણી કરતા નથી આ કમાણી કરે એવી પેલો પાપો દબી જાય બધા દાદાની કમાણી બરાબર સ્વભાવથી નથી એડજસ્ટ થતું અંદર થી પાકી મોટી મુશ્કેલી છે અંદરથી પાકી હિટલરશાહી છે અંદરથી પાકી હિટલરશાહી છે લલિતભાઈ ને હિટલર થઈ જેવો જ છે એટલે ના અસર થાય શું કહ્યું એટલે ધંધો કોઈ સરસ છે એ બગાડી નાખશું શું આપ્યું એને લાઈફ શું આપ્યું એને નથી ખબર રસ્તો ભૂલો રસ્તો જુદી પાછી એટલે બોલાભાઈ પૂછે છે કે મને ક્યાં માર પડે છે તમારા બધા દોષો પહેલા બધા દોષો પડી ગયા ત્યારે અમે આ કરવાનું કોઈ કરતા નથી તમે વધી ગયું એટલે બધા બધા થઈ ગયો બધે વધારે છે દાદા તમે મળ્યા પછી દાદા નું જીવન તો ખુબ છે તમે મળ્યા પછી દાદા નું જોર તો ઘણું છે દાદા તરફ ના જોર ઘણું છે પણ પેલું જોર ઘણું રાખો ને આખો દાડો એમાં એમાં જ રહે સમર્પણ કરી દીધું આપણું ના હોય તો પારખી ટ્રસ્ટી કરીએ છીએ ટ્રસ્ટની ચિંતા હોય ગઈ અને આપણું સ્વરૂપ જ નહીં આપણું સ્વરૂપ સિદ્ધાર્થમાં એટલે જરાક ઉપાધિ થઈ ગયા ખુશી રહી જવું જરાક મનને શરીરને કઈ ઉપાધિ થતી હોય ત્યાં સુધી રહી જવું આપણું ખુશી પડે ત્યાં બેઠા ઉપાધિ આપણે અડશે પછી ત્યાં ગાડા પૂરી થઈ છે બધું ઉપાડી કુદરતી બની ગઈ છે પછી બધો સારો પ્રસંગ ના એવી બોલે છે તમે એવો પવન કે પેલું લડકો કરેલું વાર્તા બહુ ટાઈમ નથી માટે લડકો એને કાઢો નથી ગુલાબી કહે છે કે બને કરેક્ટ એને બરાબર ઉતારી દીધું છે બને એ કરેક્ટ એને બરાબર ઉતારી દીધું છે ના પણ એ ઉતારી દીધું અમે રહેવી ના જોઈએ તાર કરેક્ટ કહેવાય હવે બોલી જ વ્યવસ્થિત શીખતો મને એટલે આ બરાબર આવતા તમને ખરાબ હોતા ઉપાય નહીં છોડી દઉં જેનો ઉપાય નહીં એ વાત છોડી પછી તો કર્મ તમારે નિકાલ જોવાનું ને પછી બંધાય ક્યાંથી જ્ઞાન લીધા પછી તમે બંધાય એમ કે જ્ઞાન લીધા પછી તો બધા કર્મો નીકાળી હોય ને નવા બંધાય નહીં ને નવા કર્મો હવે બંધાય નહીં ને કર્મો બંધાય ને ભૂતવાડો ઉભો કરતા બંધાય ને ભૂતવાડો ઉભા કરાવે પછી સોદા સોદ વધવાનું નથી ને શું બહુ ઊંડા ઉતરે પછી તો એવું દેવું થઈ જાય ને દેવું થઈ જાય ને તેનો હિસાબ હોય તો થાય થાય આ પરિણામ છે ફળ આવ્યું છે ફળ ભોગવવાનું છે ઘાત કરવું નથી ખોટું કરીને કરી દોરી દેવાનું એનો તમે ખોઈ ગણતો અસર તો થાય ને પણ હાથે તમે અડધો હજાર કઈક મળી આવશે ત્યારે પૈસા કે ખૂબ એવું પણ મળી આવે એમ એટલું ટાઈમ પાસે તારે પણ તરુબેન પૂછે છે કે કઈક પ્રસંગ બને કઈક પ્રસંગ બને તો કે મારી બુદ્ધિ એટલી બધી બધું જાત જાતનું જાત જાતનું બધું દેખાડે બધું પોઝિટિવ દેખાડે નેગેટિવ બહુ ઓછું દેખાડે પણ બધું આમ દેખાડે ઇમોશનલ કરી નાખે બુદ્ધિ કોણ આપણે જાણીએ પછી શું એટલે વાંધો નહીં જાણનાર આપણે દેખાડનાર બુદ્ધિ જાણનાર આપણે જાણનાર આપણે જુદા જાણનાર તત્વ જ જુદો થઈ ગયો કે આ ગોતી આવી કરે વાર્તા જુદો થયો છે એ શું ખોટું છે બાબત ત્યાં આગળ ચીજ ક્યાંથી જાય એટલે આ બધું બધું દેખાડ દેખાડ કરે આપણે મેં કહ્યું ને કે વ્યવસ્થિત છે તમે કહો છો પણ ચિત્ત તમારું ત્યાં ચોટી ગયેલું હોય છે ચિત્ત હોય ને એટલે પેલી બુદ્ધિ દાખો કરે ચિત્ત ના હોય ચિત્ત અહીંયા હોય તો બુદ્ધિ જાય જ નહીં હા કરે તો થાય ચિત્ત જો ગાદામાં હોય તો બુદ્ધિ દખો કરે જ નહીં કૃષ્ણ જતું રહે છે એમ માટે બીજું કામ કરે છે પછી આપણે જોઈએ કેટલા મોટે લક્ષણ કરે ખાઈ લે પછી આપણે શું નથી બહુ ના દાદા દાદાજી એક જગ્યાએ વાંચ્યું છે કે જ્યાં જ્યાંથી ભક્તિ ત્યાં ત્યાં જે જવું પડશે એટલે દાદાના ચરણોમાં ચિત્ત રાખવા પ્રયત્ન કરો એમ તો એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં જ્યાં તારું ચિત્ત જશે ત્યાં ત્યાં તારે ભટકવું પડશે એટલે બે લઈને ભટકવું પડશે એટલે ચિત્ત દાદાને ચરણોમાં જ રાખવાનો પ્રયત્ન કરું છું પછી બીજું પૂછે છે હરિબેન કે આપડે પહેલા છે તો કોકનું એટલું બધું કડક શબ્દ બોલી જવાતો હતો પછી એનું દુઃખ એટલું બધું થતું હતું અને પ્રતિક્રમણ એટલા થતા હતા હવે વાણી પેલી કડક નીકળતી નથી બહુ પહેલા જેવું અંદર દુઃખે નથી ખરાબ થઈ ગયું છે પછી બોલવું તો નહીં પછી બોલવું બોલે કારણ આવક બંધ થઈ ગઈ અને જૂની નીકળ્યા કરે ત્યાંથી દાદા ઘણી વખત નફરત થઈ ગયા કે દુઃખ નથી થતું પહેલા જેવું પ્રતિક્રમણ એવા નથી થતા બહુ કડક બોલાતું નથી વાણી એવી નીકળતી નથી ઓછી થઈ ગઈ એવું પ્રતિક્રમણ પ્રતિક્રમણ થઈ જાય પણ પહેલા જે બહુ દુઃખ થતું તેવું નથી થતું છે ના આવું નથી થાય ને ધીમે ધીમે આ બધું નથી જવાનું પછી કાયમ છે નથી કાતર આનંદ આનંદ થઈ જાય હા હવે આપણે નીકળી જાય ત્યારે બધું મારું મારી ટાંકીઓ ખલાસ થઈ જાય ત્યારે ખલાસ થવા માંગી છે પણ છતાં હું એમ કે ખબર નહીં કોઈક વખત એમ કે નથી થતી તો એ કેમ આમ હવે અઠું તો નિશ્ચય કરું કે બસ મારે કોઈને દુઃખ નથી દેવું કંઈ પણ મારા થતી નહીં સમજું છતાં કેમ થઈ જાય લીલીબેન કે છે કે સવારના ઉઠીને નક્કી કરું કે મારે કોઈને દુઃખ નથી દેવું પાંચ આજ્ઞામાં જ રહેવું છે તો પાછું રેવાઈ જાય એવું કેમ રેવાઈ જાય તો બધું ગાળ ભરેલો એટલે પછી આપણે આવે નથી ગયું ને મારી સાથે વ્યાપાર ચોખ્ખો ગયો એટલે ચોખ્ખો થઈ તો ગયું ને પહેલું ખોટી શ્રદ્ધાઓ હતી રોંગ બિલીફો હતી આમાં સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે એ શ્રદ્ધા ઉડી ગઈ હતી ધીમે અને ખલાસ થઈ ગયું હજુ જરા કાચી હોય આવતું આવ્યું હોય એટલી કાચી હોય એ સાંભળવામાં આવે તો પછી ખલાસ થઈ જાય એ સભાની ત્યાંથી ખલાસ થાય ત્યાર પછી વર્તનની ત્યાંથી ખલાસ થવા મળે તો વાણી બોલી વર્તન કહેવાય બધા હારે કાર્ય કરે છે ગાળ ગળ માર મારે બધું વર્તન કહેવાય એ ત્યાંથી પછી એ ખલાસ થાય એ બે ત્યાંથી ખલાસ થઈ ગયું એટલે પછી દાદા કે ટકોર કરવાની કઈ થઈ જાય તો હું તરત જ પાછો ખ્યાલ આવી જાય કે હું નહીં કરવું જોઈએ એટલે હું નહીં કરવું જોઈએ તારે એટલે પકડ કરે ત્યાં પછી આપણને શાંતિ વરસાદ એવું કે છે કે આપણે ગમે એટલું કરીએ તો બોલી જવાય ના બોલવું હોય તો બોલી જાય એવું બોલી આપડા હાથમાં નથી બોલી પણ દાદા આપણે ટકોર કરીએ કે ભૂલી આવું નહીં કરવું જોઈએ બે ચાર કલાક સુધી વાળી રાખીને બે ચાર કલાક સુધી દબાઈ રાખીએ તો ફૂટે હા હું આમ મનમાં નિશ્ચય કરું કે આવું નહીં કરવું જોઈએ છતાં બોલાવી જાય ચાલે ફક્ત આપણે એનો પ્રતિબંધ કરવું દાદા મને બધા ચા પાણી કરે ગયા તો પહેલું લગ્ન દર્શન સાચી સમજણ હોય નહીં અને હોય તો આવનાર ભેગા થાય નહીં આવનાર ભેગા થાય તો સાચી સમજણ થાય સાચી સમજણ થાય તો વાણી પેલી કેવી હોય અને વર્તન રીતે નથી હોય શું હોય સમજણ ફરી સમજણ અને સમજણમાં ફરી પછી લાલનો જેટલી બહાર ભરેલો છે એટલે બગડી જશે નવો આધાર વાળો બંધ થઈ ગયો અને વર્તનનો ફેરફાર થાય વર્તન જેટલો ભરે છે એટલે બગડી ભેગા જેમ ખાલી થાય તેમ તેમ કોઈને દસ વર્ષે કોઈને પંદર વર્ષે કોઈને વીસ વર્ષે ખાલી થઈ જાય ત્યાર પછી બિલકુલ સુખ હોય બીજ વાવ્યું ફળ ના મળે આજના મકાન બીજ છે આ પરિસ્થિતિ થઈ ગયો આ તો બીજો માણસ મળતા માંસાહાર કરાવે પોતાની સમજ ભરી નજીક લીલાવત ગુજરાત પ્રારંભ શકો છો બરાબર નહીં થાય તમે શરીર ભૂસાવા મળ્યું કરતા ઉઠીને આપણે ખુશી લઈ અને જોયા કરું ભૂલા ભૂસા ભૂસા જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એની આવે આપણા પાપો પોતાના દેખાય ને ખુબ બધા પાપો દેખાય અને તેની ગભરાટ થાય બધા તેની ગભરાટ રાખવાનો શું ફાયદો દેશમાં શું દેશમાંથી ઓળીને એ તો ખબર સાંભળો કે સાહેબ ભેગા બધા જમીન લાગે ને બીજી ના દાદા હા લાગે લાગે લાગે લાગે દાદા છુટકારો બોલે પાપ પોતાનું દેખાયું ત્યાંથી જાણીએ કઈ ડિગ્રી થઈ આ જગત કોઈ પોતાનું પાપ જોઈ શકે કોઈ દિવસ જોઈ શકે નહીં ભગવાન થાય પોતાના દોષ જોતા આવે ભગવાન થાય નવ થયા નવ થયા બધી બાજુ ના આવે આપણે હા ઉપરના ફળો ફળો થઈ બધા લીલા હતા પવન કેવું પવન આવશે બધું પચી ના કરશે અને ખાઈ પીવું <laughs> <laughs> બાજાર ચાર ના <laughs> દાદા આયનામાં જોઈને ભૂલાભાઈ કેમ કે આ તારું બધું બહુ સારું નથી આયનામાં જોઈને ભૂલાભાઈ ને હું કેમ કે આ ભૂલાભાઈ તારું બહુ બધું સારું નથી એમ હું હરીસામાં જોઉં મોરો ને પછી કેમ કે આ ભૂલાભાઈ નું બધું કામ સારું નથી એમ ભૂલાભાઈ આપડે ચડતા દાદા નાનું મોડું કરી જાય ચડતા મારું એક મારા છું તો પેલા કોણથી શું કર્યું અગાસીમાં અને એક દોષ એમાં એટલો દોષ ચિંતા નથી નક્કી સુરેશ જીવાનો સુધી સુધી થઈ ગયા ત્યાં પછી યોગા સુધી જે જે સમજાવ્યું તો શાંતિને તે ઓહો અસાસીમાંથી બુહો પડ્યો પડે તે નીચે રસ્તે જનારા લોકો કશે કોણ લડે છે આ કોણ લડે એ કોણથી જે એવું લડત લડતો તો કોણ લડે કોણ લડે લોકો બુહો આપણે જોવા આવે કોઈ નથી આવતું આપણે પછી એ કોણથી લડી પડ્યો પણ કોણથી લડે તો આપી જાય પોતે કોણથી રડે ને તો બાર રૂપિયા જુદા શું યોગથી ભેગું થતું દાદા અમને હોય એવી આજ્ઞા આપો કે તડકાવીએ ને જતું રહે એટલા એટલા હોય ને અરે રમઝાન પટાવીને સ્ટોરમાં મોકલી આપીએ દાદા ખાઈને ઘરમાં એકલો હોય ત્યારે બરાબર સરકારીએ પણ એવું થતું છે કે બે ચાર મહિના નિરામ થયો અને પછી પાછી થયો તે જ ગુનો ભાઈ ના ભાઈ તો પંચાયત ઓછી નથી રવિ બધો તો રમનારો કોણ ચગવાનો લેતા જયારે બહુ ભારે ચીકણા રસ્તે બીજા હવે આજ્ઞા સિવાય ચિંતા ના પાડી શું કહ્યું જયારે ચિંતા હોય તો આજ્ઞા લેતું દાદાને કે છે કે અમારા દોષો તમને રૂબરૂ માં કહીએ ને પછી પ્રતિક્રમણ કરીએ તો ચાલે કે એમને મનમાં અમે અમારી રીતે કરીએ તો ચાલે અમારા દોષો હોય કે તમને કહ્યું પછી પ્રતિક્રમણ કરવા પડે કે અમને અમે અમારા મનમાં પ્રતિક્રમણ કરવું તો ચાલે ભાવ વર્ષો પેલા બહુ જૂનો વર્ષો પેલા થઈ ગયા હોય બહુ ક્યાં પાર ના ગાડું લાગે ભરી હંમેશા જ્ઞાનમાં રહેવાથી પાપલા પાપલા પાપો ભસ્મીભૂત થાય આનંદ થાય છે ભૂત થાય છે ને કર્મ કરવા પછી ભૂત થાય એટલે જેટલું બનાવ્યું દાદા મળ્યું જ્ઞાન મળ્યું બુદ્ધિ બહુ ચોખ્ખી કરવા માંગે દાદાને કહ્યું ચોખ્ખું કરી નાખે વિચાર આવે એ પછી વિચાર કરવા કે આ નક્કી જ કરવો કે છે કે મેં મને એવું કે બુદ્ધિ કે દાદાને દાદાને કહીને બધા પાછલા દેશો ચોખ્ખા કરી નાખ્યા છે તો કે એવું રાખવું કે પછી ભસ્મીભૂત થઈ ગયા છે એમ કરીને આગળ ચાલુ ભસ્મીભૂત થઈ ગયું તમારે પરવારી જોવા તમારે પરવારી જોવા આ તો આ બધા માટે વાત છે બરાબર દાદા આજે આપણી આ વ્યવહારની જે ફાઇલો ખરી ચીકણી ફાઇલો કહીએ તો એનો સંપૂર્ણ વિલય થવો ક્યારે કહેવાય આપણને કોઈ આપણને થાય અવરું હોય તો આપણને મનમાં ખરાબ દુઃખ ના થાય અને મને એમ કરે એમ કરે તો આપણે બીજું થયું આપણા તરફથી હા હા આપણા તરફથી ચાલુ થાય પછી આના તરફ હા હા એક બાજુ આપણા આપણો અવાજ આપણે કહીએ અવાજ કેવી એટલે પ્રતિ અવાજ થાય પણ અમુક હદ સુધી પછી આપણો અવાજ બંધ થઈ જાય પછી એ બંધ થઈ જાય બરાબર આપણને એ ગમે તેવું કે આવું હોવું કહે છે પણ એની પર ફેસ ના થવો બરાબર એટલે આપણે સુધી ગુલાભાઈ કહે છે કે આપણા તરફથી વિલય થઈ ગયો હોય પણ સામા તરફ થી થયો નહીં હોય એ આપણે જોવાનું આપણને દુઃખ આપણા તરફ ના થઈ ગયું તે દુઃખ આપણે થાય આપણે દ્વેષ હોય તો દુઃખ થાય દ્વેષ ના હોય તો દુઃખ કહે છે કે વ્યવહારમાં આપણે સાવચેતી માટે કેટલી બુદ્ધિ નો ઉપયોગ કરવો કોણ ઉદ્યોગ ઉપયોગ કરવાનો જેટલી અનુમારા ઉત્પન્ન થાય એટલી નવી નહીં કરવાની ફરી કરવાની હિન્દ નહીં લગાવે કામ થઈ જાય ઊંધું પણ ગયો નથી ગયો નફો નફો ભગવાન કરવું તો ત્યાં શું કરવું ત્યાં શું કરવું સારી જોઈએ આવી જોઈએ તેવી જોઈએ બુદ્ધિ દેખાડે કરે બુદ્ધિ દેખાડે જે વહુને સિલેક્ટ કરવા માટે સારું સારું તે સમયે શું કરવું જોઈએ આપણે બુદ્ધિ નહીં વાપરતા બીજી વાત આપડે તો છોકરા એને દેખાઈ જવાનું બરાબર બીજા સંજોગો ભેગા થાય એટલે આપડે એક બીજા સંજોગો આપણે જોવા જોઈએ ને કુટુંબ કેમ સામાન્ય જોયા તો એ સંજોગો ભેગા ક્યારે થાય કે બનવા હોય તે પ્રમાણે એવિડન્સ ભેગા થાય જ થાય થાય થાય એટલે ઝઘડામાં નહીં રાખે બરાબર પછી કુટુંબ ખરાબ આવ્યું પછી હિસાબ હતો આવ્યો બરાબર મારી દીદી તો કહોવા જેવું હે ને ત આ ગમઈ કોઈ મટર હારી ગયો ને દીદી કહોવા નથી કહોવા જારે કે શું કોઈ આપણા પર વિશ્વાસ મૂકીને સોંઢવાનું છે તો આપણે શું કરવું દરવાન કહે છે કે આપણે કોઈ માણસને જવાબદારી સોંપી ક્યાં હું તમને શોધ્યા એમ કે છે કે ધારો કે છોકરા એમ કહ્યું હોય મા બાપ ને કે તમે જે શોધ્યા તો એ ખરી તો પછી આપણી જવાબદારી આવી ગઈ તો આપડે શું કરવું ત્યારે આપણે પછી આપણે જાણ્યું કે શોધ્યા બાળક છે મને છે મોટી ઉંમરે થાય બધી શીખી લેતા પછી તમે હું તો કહું પણ તમારે નતો સમજવું આપણે ધીમે ધીમે બોલાવું અરે અમને ભાઈ પસંદ પડી આવે તો અમે પસંદ પડશે કે એમને રવા દઈએ આપણે બરાબર કારણ કે અમને નથી ગમતી તો રવા દઈએ આપણે શુભકામ ચાલુ ન કરે એને વ્યવસ્થિત માં જે એ જ આવવાનું છે આપણે ખાલી નિમિત્ત એ પૂછવું જોઈએ દાદા કે વ્યવસ્થિત માં આવવાની છે એ હવે આપણે બેસી રહેવું કે આપણને એમ તારુબેન પૂછે છે કે વ્યવસ્થિતમાં જે બહુ આવવાની છે એમ કરીને આપણે બેસી રહેવું કે પછી કઈ આમ તજવીજ માં રહેવું બેસી રહેતા છે નહીં બેસી રહી શક્યા નહીં લાવવાનું આવે

પછી પછી પેલું દાદા દાદા તો પ્રત્યક્ષ જ છે ને પણ પાપો ધોવા માટે આપણે દાદા ભગવાન ના અસીમ જે જે કાળ બોલીએ એ સાચો જ પણ નૌકા મંત્ર બોલવાથી સંસારના વિઘ્નોનો નાશ થઈ જાય હા સંસારની અસરો બધી ઓછી તરુણ પૂછે કયા ભાવ વધી કરો પૂરા ત્રિમંત્ર બોલો તરુણ પૂછે છે અને અસીજી જયકારે બોલો બરાબર તાલીબન ને કહે પછી જયકાર તાલીબન કહેવાનું તમારે કશું કરવાનું તમારે જોવાનું તમારે તાલીબન છે તો સામાજિક કરતી કરાવી નહીં કાર્પેટ ને એવું લખાયું થોડે હજી આપણે મોક્ષ ની સિંહમાં બેસી ગયા અને પ્રજ્ઞા શક્તિ ઉડી જાય છે પ્રજ્ઞા શક્તિ પછી ખલાસ થઈ જાય છે તો મોક્ષ આપણને મોક્ષ લઈ જતા સુધી હેલ્પ કરે હેલ્પ કરે હવે મોક્ષ માં પછી જાગૃતિ કઈ કામ કરે પણ જાગૃતિ પણ મન પડી જાય જાગૃતિ હોય જ હોય જ પ્રકાશ જ પોતે જ હોય તો પછી એટલે મોક્ષ સુધી જાગૃતિ અને જાગૃતિ ની જરૂર પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞાશક્તિ હા પ્રજ્ઞાશક્તિ જાગૃતિ બે હાથે ચાલે પ્રજ્ઞા શક્તિ વાળ વાળ કરે જાગૃતિ એ પકડી લે પકડી લે તેના બધી શ્રદ્ધા ઉઠી ગઈ આ દાદા ઘણી ઘણી ઉડી ગઈ તેના બધી શ્રદ્ધા ઉઠી ગઈ પછી વર્તન માં રહ્યું છે એનું શું કારણ છે એટલે માલ ભરી નથી વખત અત્યારે પછી તો આ પહેરવાનું મને અત્યાર સુધી તો દાદા એમ કે હતી ગયા વર્ષ સુધી કે આવતા બધા ભેગું થવું છે હવે મને કઈ ના હવે તો હું મોક્ષ માં પણ એટલી તો એટલી બહુ ચાલી જવાની <laughs> કોઈ કામ નથી લાગવું એમ થઈ ગયું એની શ્રદ્ધા બધી ઉઠતી જાય સોનામાં તો સુખ માની હતી લક્ષ્મી સુખ માની હતી સુખ માની સુખની શ્રદ્ધા ઉઠતી જાય એની શ્રદ્ધા બેસતી જાય આ સોના તો બહુ ભાવ થતો નથી ને પછી શોપિંગ શોપિંગ તો ભાવ દાદા એક જરૂરી વસ્તુ લેવી પડે આપણે વ્યવહાર માટે લેવી પડે પણ જે પેલા જે હતું કે હું લઉં અને આપું લઉં ને આપું એ ઉડી ગયું ઉડી જશે ધીમે ધીમે અને મનમાં શાંત શોપિંગ કરતા બહાર દુઃખ આખું રાખું આખું રાખું ઘરે ખર્ચતા જ આખું રાખું જયંતભાઈ કે આપણો વ્યવહાર જે કુટુંબ કે જે અમુક હોય છે વ્યવહાર એમ કે સારી રીતે થવો જોઈએ એમ એટલી તો ભાવના કરી જાણે સારી રીતે થવો જોઈએ એ હકીકત છે આપણે પછી બને એ પણ સાચું છે બરાબર આપણે હકીકત એવું હોવું જોઈએ કે આપણે વિરામ પહોંચ્યા બરાબર વિરામ લેવું છે પણ પછી નહીં તૂટી પડે તે પણ સાચી વાત ના છે પહોંચ્યું આમ તેમ કરી એટલે આ જીવતું નથી આત્મા કશું મળતો નથી જીવતો નથી આ આત્માની જે પાવર શક્તિ છે જ્યારે ચેતન આ લોકો ગણે છે ચેતન ચેતન નથી એ પાવર શક્તિ છે પાવર ભરેલો હોય બરાબર થોડા ફળ ના હોય થાય ને એ વાત અહીં બાકી ભરેલી છે મારા જેવા દેખાડમાં ખાલી થઈ જાય એટલે પડી જાય તો આ પાવરથી ઉત્પન્ન થાય છે આત્માની આકૃતિ આત્માની આકૃતિ આ લોકોની કરે છે ને એ લોકો લઈને ઘર ચાલે છે ત્યારે પછી હું ચડાવું છું હવે એની કશું એમાં ચેતન જ નથી તો આ તો ધર્મ કરે છે રમકડા લાવી આપણે જગત ભૂલી ગયા જગત યાદ આવે તો હજુ બરાબર યાદ નહીં જ નહીં લઈ તો જેટલું આત્મા આગળ છે એટલું બોલાય બરાબર ગયા નવેમ્બર થી મેં જોબ છોડી દીધો છે એટલે પૈસા હું નહીં આવે

ભારુબેન પૂછે છે કે સવારે તમે વાત કરી કે બુદ્ધિ બહુ ઇમોશનલ કરે તો એ એનું કારણ કે ચિત્ત ત્યાં ચોટે છે માટે નફો નુકસાન નફો નુકસાન નુકસાન જોવાનું તો આ બાજુ છે હા આપસમાં છે બધા પર છૂટો નથી શ્રદ્ધા બેસી ગઈ છે છે કોને નથી છૂટતો આ શ્રદ્ધા બેસી ગઈ છે ખોટું છે ખોટું છે પછી વર્તનમાં આવવું ચાલી જાય બરાબર ખોટી થઈ સિદ્ધા નથી બરાબર પણ લાગે કે ત્યાં સુધી બુદ્ધિ કામ કરાય એ પોતાને ખબર પડે કે બુદ્ધિ એટલે ખબર બરાબર કારણ શ્રદ્ધા ક્યારે આવે એની શ્રદ્ધા શ્રદ્ધામાં આવી જાય જે સમજણમાં આવી જાય શ્રદ્ધા સમજો દાદા તમે સમજણમાં ઠીક થઈ ગયું આત્મા આત્મા થઈ ગયું બીજું બીજું થઈ ગયું બીજું પડી ગયું તો સમજણમાં આવી જાય એ સમજણમાં આવી જાય પછી તો તે ધીરે ધીરે ધીરે ધીરે જ્ઞાનમાં આવે અનુભવમાં આવે અનુભવમાં આવે અને અનુભવમાં આવ્યા પછી વર્તન આવે હા બસ તે દરમિયાનના પણ પછી સુખ લાગે છે નથી સમજણ બેસી ગઈ આપણને આટલા સુધી પણ પછી જ્ઞાનમાં હોય તો લાવી લઈ જાય મળી આવે ઘોડાનો મોહ ખોટો વર્તન માં આવે એ પછી વર્તન માં આવે નાખે વચ્ચેના ગાળામાં ક્રિયા થઈ હોય એ ડિસ્ચાર્જ ભાઈને કહેવાય કે એના કર્મ બંધાય જે સમજણ આવી અને વર્તન માં આવે એ બે ના વચમાં જે ટાઈમ ખરો એની અંદર જે કઈ પણ જે કઈ ક્રિયા થાય એ ચાર્જ કે ડિસ્ચાર્જ ચાર્જ ડિસ્ચાર્જ ના થાય એટલે તો ગ્રહ ના થાય તો ચાર્જ જાય જેટલા વધારે ના જાય બહુ જાદુ હોય તો વાર લાગે બરાબર બહુ જાદુ હોય હાથે પ્રતિક્રમણ થી એ ઘાસ વગડે તો ખરી ને એ પ્રતિક્રમણ થી એ ઘાસ વગડે તો ખરી ને પ્રતિક્રમણ થઈ જાય અનુભવ અનુભવ અનુભવ એટલે જ્ઞાન જો પાણી પણ શુદ્ધ ના રાખવું જોઈએ સંસારમાં કાયમ વર્ષોમાં અથવા આત્મા શુદ્ધ નહીં બધી જ જ્ઞાન લાખ અંતર એવું રેડી ఇప్పుడు ఇలాగే ఏర్పడించమాట ఫస్ట్ కాయ చేసేటప్పుడు అత్యత్యాలు కదా ఎనభై ముప్పై పాలు వెళ్తుంది కదా అలా పిల్లలు આપણે ઉપયોગની વાત કરીએ છીએ ઉપયોગ તો કોઈ પણ કાર્ય આપણે કરીએ સવારથી સાંજ સુધીની અંદર તો કાર્ય કરતા આપણે આપણે જાતે ઉપયોગમાં રહેવું જોઈએ એટલે શુદ્ધાત્માની પ્રતિ કાયમ ઓછો ચોખ્ખો ઉપયોગમાં રહેવું જોઈએ એટલે એ જે આપણે શુદ્ધ ઉપયોગ કરીએ એ શું આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શું કે વિચાર કરીને કામ જોવું અને જેવું ખરો અસ્થિ થાય બીજો ગાળો પણ ના ના કરતી સિદ્ધ છે આપણું જોવું ના જોઈએ હા આપણે આપણે જ રહેવું એટલે એના આત્મા સ્થિત છે હવે બાર દિવસ છે દિવસ તો દિવસ ચાર હા હા આપણાથી દૂર થાય તો અને રસોઈ વિચારવા માટે ચિત્ત દાદા એકની એક જ વસ્તુ બતાવે એ ચિત્ત શું છે ચિત્ત એ શું છે કે જે આપણને એકની એક જ વસ્તુ બતાવે હે પેલું આપણું બધું હા એક જ છે દાદા હતા હમણાં બન્યું બોલાવાનું કેવું છે કે ચીજ એક ને એક જગ્યાએ કેમ જાય છે એક ને એક જગ્યાએ કેમ જાય છે ચીજ એ શું છે અનુભવ થયા નથી જરા અંદર થઈ જાય કીધું બધા બોલાટ કરવા છે પછી આપણે એમ કહે બધા કે ચિત્ત મુક્તિ ની શુદ્ધિ કરી આપો આપણે દાદા ને જયારે પ્રાર્થના કરીએ ત્યારે એમ કહે કે દાદા ચિત્ત વૃત્તિ ની શુદ્ધિ કરી આપો સચિત અને વૃત્તિ એ બે જુદી છે કે એક છે વૃત્તિ રહેવાનું અહીંથી ચિત્ત ભટકવા જાય અજ્ઞાન તો છે ને ભટકવા જાય